ગોપાલ મંગલાચરણકર જે જે દનવત પ્રણામ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાનાંતા નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाब्धि सेव्यमानं कलानिधि चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदये मम હા ગઈકાલે આપણે જે વિષયનો વિચાર કર્યો એને કોઈ ફરીથી એક વખત યાદ કરાવી શકશો કે હા ગોપાલ કે શું આપણો વિષય હતો ગઈકાલે પ્રણામ જજે આપણે ગઈકાલે બ્રહ્મ સંમત અને આત્મનિવેદન ની ચર્ચા કરી હતી શું કરી હતી જે બ્રહ્મ સંબંધ એટલે આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ જ કહેવાય છે એટલે બ્રહ્મ સંબંધમાં એવું હોય કે જો અગર આપણે આપણું સર્વસ્વ એટલે ઘર પરિવાર ધન સંપત્તિ બધું શ્રી ઠાકોરજી ને આપી દઈ સોંપી દઈએ અને આપણો ઘરનો વ્યવહાર સાચવીએ તો એમની સમર્પણ સમર્પણ કરીને સાચવીએ એને બ્રહ્મ સંબંધ કહેવાય બ્રહ્મ સંબંધ શબ્દનો મતલબ શું આપણે ટૂંકમાં મેં કહ્યું હતું યાદ હોય તો બતાવો જે જે હું જે જે ધન્યવાદ પ્રણામ જે જે એટલે આપે કીધું હતું કે એટલે બ્રહ્મ સંબંધ એટલે એટલે આપણે જે બ્રહ્મ સાથે જે આપણે સંબંધ કરાવીએ એટલે એને બ્રહ્મ સંબંધ કહેવાય એટલે એવું કીધું હતું કે આપણે પહેલેથી જ બ્રહ્મ જોડે તો આપણે જોડાયેલા જ છે એટલે આપણે બ્રહ્મ સંબંધ કેમ કરાવીએ એટલે કારણ કે આપણે ખાલી એક જ્ઞાન કરીએ એટલે આપણે યાદ કરીએ કે આપણે એક બ્રહ્મના એક આપણે ચિદંશ છે એટલે આપણે બ્રહ્મ સંબંધ કરીએ અને કોઈ પણ અગર હવે હમણાં પુષ્ટિ માર્ગમાં એવું છે કે છાપામાં આપી દઈએ તો જુદી વસ્તુ છે અત્યારે એના શબ્દના અર્થનો આપણો વિચાર છે એ કરવાનો છે એમાં એ તો ઠીક છે કે આપણે એનું યા સ્મરણ કરીએ છીએ બ્રહ્મ સંબંધ વખતે પણ બ્રહ્મ સંબંધ શબ્દનો અર્થ શું છે એ મેં કાલે ખાસ કહ્યો હતો તમને કોઈને યાદ હોય તો બોલો કે જે જે જે ભ્રમ સંબંધ નામ જ પોતે એનું ડેફિનેશન આપે છે કે ભ્રમ ભ્રમ જોડે એટલે ઠાકોરજી જોડે આપણે સંબંધ આપણા જીવોનું જ્યારે સંબંધ થાય ને ભ્રમ સંબંધ કહીએ હજી મુખ્ય વાત કોઈને તમે કહી નથી એ જે મને એવું લાગે છે કે એવું સમજાયું હતું કે ભ્રમ સાથે સંબંધ તો હોય જ છે પણ એના સાથે જે આપણે પછી સ્મરણ કરવામાં આવે જેમાં જે જીવ હોય એને દાસ ભાવ આવે છે અને સ્વામી સેવક સેવકનો સંબંધ થાય છે જેને પછી આપણે ટૂંકમાં એમ ભ્રમ સંબંધ કહીએ હા શાબાશ સાથે આપણો સ્વામી સેવક નો સંબંધ એનું સ્મરણ છે એ બ્રહ્મ સંબંધ છે આ મુખ્ય વાત આમાં સમજવાની છે કેમ કે સંબંધ તો અનેક જાતના હોય ભાઈ બહેન હોય માતા પિતા હોય મિત્ર હોય અનેક પ્રકારના સંબંધ છે પણ આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ શું મુખ્ય એના સ્વરૂપના દૃષ્ટિથી તો એ સંબંધ છે સ્વામી સેવક સંબંધ એટલે મંત્રમાં પણ હું દાસ છું એવું આપણે અંતમાં બ્રહ્મ સંબંધ લેનાર વ્યક્તિ છે એવો ઉચ્ચાર કરે છે કે હું સાપ છું તો ત્યારે શ્રી કૃષ્ણને આપણે એમ કહી રહ્યા છીએ કે હે ભગવાન હે શ્રી કૃષ્ણ હું દાસ છું શ્રી કૃષ્ણ આપણા સંબંધમાં શું થયા આપણા સ્વામી થયા તો બ્રહ્મ સંબંધ એટલે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સ્વામી સેવક સંબંધ એના પછી સેવકનો ધર્મ સ્વામીની સેવા છે એટલે હું દાસ છું એ જ્યારે જીવાત્મા ભગવાનને કહે છે ત્યારે એ દાસત્વ જે આ જીવાત્માનું છે એ કેવલ કહેવા માટેનું નથી પરંતુ એને એના કર્તવ્યને યાદ અપાવવા માટે છે એટલે જે પણ સંબંધ હોય એ સંબંધની સાથે કોઈ ને કોઈ કર્તવ્ય જોડાતું આવે વગર કર્તવ્યનો કોઈ પણ સંબંધ હોય નહીં જેમ આપણા માતા પિતા સાથે આપણો સંબંધ જે છે એ પિતા પુત્ર કે માતા પુત્રનો છે તો બંને તરફે કોઈક એ સંબંધના દ્રષ્ટિથી કર્તવ્ય આવે છે માતા પિતાનું પોતાના સંતાન પ્રત્યે કંઈ કર્તવ્ય હોય સંતાનનું પોતાના માતા પિતા પ્રત્યે કંઈક કર્તવ્ય તેમ ગુરુ શિષ્ય હોય તો ગુરુનું શિષ્ય તરફ કોઈ કર્તવ્ય હોય શિષ્યનું ગુરુ તરફ ગ્રાહક અને વેપારી હોય તો વેપારીનું ગ્રાહક માટે હોય ગ્રાહકનું વેપારી માટે હોય એમ જેટલા પણ સંબંધ છે સંબંધ છે એ બે પક્ષે હોય બંને પક્ષને એકબીજાના માટે કઈ ને કંઈ ફરજ કર્તવ્ય હોય છે જ્યારે પ્રભુને આપણે એમ કહીએ છીએ કે આપ મારા સ્વામી છો હું આપનો સેવક છું તો એ સંબંધની સાથે એનું કર્તવ્ય પણ જોડાતું આવે છે સેવકનું કર્તવ્ય સ્વામીની સેવા છે આ બ્રહ્મ સંબંધથી આપણને આપણા સ્વરૂપનો બોધ થયો અને કર્તવ્યનો બોધ થયો એના પછી આપણે કેટલાક વિચાર એ કર્યા હતા કે વાર્તા સાહિત્યમાં એમ આવે છે પ્રભુએ પ્રકટ થઈને જ્યારે શ્રી મહાપ્રભુજીને આ મંત્ર આપ્યો ત્યારે એમ કહ્યું કે આપ જેને આ મંત્ર આપશો એનો હું અંગીકાર કરીશ અને એના બધા દોષને હું દૂર કરીશ ત્યાં આપણે એ પ્રશ્ન કર્યો હતો કે દીક્ષા લેવા આવનારની યોગ્યતા કે પાત્રતાનો વિચાર કર્યા વિના અગર ગમે તેને દીક્ષા આપી દેવામાં આવે તો શું એને પ્રભુએ કહેલું પરિણામ એને મળે એટલે એના દોષ દૂર થાય પ્રભુ એનો અંગીકાર કરે તો એનો આપણે ઉત્તર એ જોયું કે એવું થતું નથી એટલે પ્રભુ જ્યારે એમ કહે છે જેનો બ્રહ્મ સંબંધ કરાવશો એના હું દોષને નિવૃત્ત કરી દઈશ અને એનો અંગીકાર કરીશ તો જેના એટલે ગમે તેના નહીં પરંતુ જે યોગ્ય સુપાત્ર ક્વોલિફાઈડ જીવાત્મા છે એનો જે તમે સંબંધ કરાવશો મારી સાથે તો હું એનો અંગીકાર કરીશ અને એના દોષને દૂર કરીશ એનો અર્થ એવો છે હવે એક બીજો મુદ્દો આની સાથે જે જોડાયેલો છે વાર્તા સાહિત્યમાં એવા દ્રષ્ટાંતો મળે છે અત્યારે સૌથી પહેલા એ બતાવો તમે કે જેમને બ્રહ્મ સંબંધ છે એમને આ દીક્ષાની લેવા આપવાની પ્રણાલી શું છે તમે શું જાણો છો એ વિશે એની પ્રોસેસ શું હોય છે જે એટલે જો એ જો એ શિષ્યને ગુરુની આજ્ઞા થાય તો એટલે એ નામ નિવેદન આપી શકે છે અને પછી જ્યારે ગુરુ આવે ત્યારે પછી એ પાછું એટલે ભ્રમ સંબંધ આપી એટલે જ્યારે ગુરુની આજ્ઞા થાય કે તમે આપી શકો છો ભ્રમ સંબંધ ત્યારે ખાલી આપવા ખાતર આપી દે પછી જ્યારે ગુરુ પધારે એ એટલે ત્યારે તો પછી એ પાછું ગુરુ એમને આ ભ્રમ સંબંધ બીજું કોઈ પોતાના શિષ્યની યોગ્યતા જોવે છે કે આ અત્યારે શું પ્રોસેસ છે ચલો હા વાંધો નહીં બોલો કે પોતાના શિષ્યની યોગ્યતા જોવે છે કે આનામાં તે શ્રી ની સેવા કરી શકે છે એ કરી શકશે કે નહીં આપણે તેવું પૂછીએ કે તું નિત્ય શ્રી ઠાકોરજીના ચરણાસ્પર્શ કરત કે એટલે ઠાકોરજી એટલે ગુરુ પેલા આપણી પરીક્ષા લે છે કે તમે શું શું કરો છો નિત્ય પછી ગુરુ આપણે કહે છે કે ભલે પછી ગુરુ ઠાકોરજી તમને તુલસીપત્ર હાથમાં રહી અને મંત્ર કહે છે અને પછી તેનો અર્થ સમજાવે છે અને હમણાં જે જે એટલે જ્યારે એટલે ગુરુ એ શિષ્યને ઓબ્ઝર્વ કરતો હોય કરતા હોય છે એટલે જ્યારે એમને શરણ દીક્ષા પછી એમની બ્રહ્મ સંબંધની લાયકાત થાય એમને ઠાકોરજીમાં પોતે મન લાગતું હોય કે પછી એમને ઠાકોરજીના વિશે જાણવાની જિજ્ઞાસા થતી હોય અને સેવામાં મન લાગે તો એવા બધા ગુણો જો ગુરુ જુએ તો એ એમને એ ગુરુ એને બ્રહ્મ સંબંધ આપે એટલે એમાં પહેલા તો ઉપવાસ જે દિવસે બ્રહ્મ સંબંધ લેવાનો હોય એના આગલા દિવસે ઉપવાસ કરવાનો હોય અને પછી એના બીજા દિવસે ગુરુ હાથમાં દ્વિદલ લઈને મંત્ર બોલાવડાવે અને પછી ઠાકોરજીના ચરણમાં પધરાઈ દે હવે વાર્તા સાહિત્યમાં આપણે ઘણી વખતે બધી વાર્તાઓ એવી જોઈ કે જેમાં શ્રી મહાપ્રભુજીએ કોઈને દીક્ષા આપી હોય તમે કોઈ એવી વાર્તાનું દૃષ્ટાંત આપો એમાં શું પ્રક્રિયા બ્રહ્મ સંબંધની વર્ણવાય છે વૈષ્ણવને ત્યારે મહાપ્રભુજીને મેળવ્યા હોય અને મહાપ્રભુજીને એમ લાગ્યું હોય કે તમે ત્યારે તેમ તમે નાઈને આવો તારો અવાજ બહુ ખોખરો આવે છે તું યા તો એવું કર કોઈ ખુલ્લી જગ્યામાં બેસ નાના રૂમ ને તારો ફોન છે બહુ જ દૂર રાખ તારા મોઢાથી ફોન તો છે દૂર રાખ્યો હા હા ફોન દૂર રાખ્યો પણ કઈ ખબર નથી પડતી अच्छा और कोई बोलो એક વાત તમે ખાસ જુઓ કે જેટલા પણ પ્રસંગો આપણે જોયા એમાં તુલસી પત્ર કોઈને હાથમાં આપ્યું હોય એવું દરેક પ્રસંગમાં આપણને વર્ણન મળતું નથી દરેક પ્રસંગમાં તો ઠીક છે લગભગ એવું આપણને જોવા નથી મળતું કે તુલસી પત્રનો એમાં આપવા લેવાનું બનતું હોય એક વાત બીજી વસ્તુ એ છે કે વાર્તા સાહિત્યમાં ઠાકોરજીના સન્મુખ જ દરેક વખતે આ દીક્ષા અપાઈ હોય એવું પણ નથી જોવા મળતું ત્યારે પણ કોઈ પવિત્ર તીર્થ હોય ક્યાં નદીમાં કે ગમે ત્યાં એવા સ્થાનોમાં પણ દીક્ષા અપાઈ હોય એવું જોવા મળે છે કેટલાક પ્રસંગોમાં ઉપવાસને પણ અનિવાર્ય નથી ગણ્યો બીજી તરફ અમુક પ્રસંગો એવા પણ છે કે જેમાં એક થી વધુ વખત ઉપવાસ પણ કરાવ્યા હોય અને દોસો બાવન વૈષ્ણવની વાર્તામાં તો એવું પણ આવે છે કે શ્રી ગોસાઈજીએ એમના પુત્રને દીક્ષા આપવા માટેનું કહ્યું અને જયારે તુલસી સમર્પણ કરી અને આવ્યા ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું કે હજી સંબંધ બ્રહ્મ સંબંધ થયો નથી એને હજી એક ઉપવાસ કરાવો બીજે દિવસે એમને કરાવ્યું આવ્યા તો ફરી કહ્યું કે હજી એનો સંબંધ થયો નથી અને એમ કહ્યું કે હવે ગુરુ અને શિષ્ય બંને ઉપવાસ કરો તો ગુરુને પણ ઉપવાસ કરવાનો નિરૂપણ આવે છે એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે તમે જે પ્રક્રિયા વર્ણવી કે પેલા શિષ્ય આજ્ઞા લે તે પછી ઉપવાસ કરે અપ્રસમાં સ્નાન કરે ઠાકોરજીના સન્મુખ હાથમાં તુલસી પત્ર લે ગુરુ મંત્રનો ઉચ્ચાર કરાવે તે પછી તુલસી પત્ર ગુરુ પાછા લઈને ઠાકોરજીના ચરણમાં સમર્પે અને તે પછી બહાર જઈને બ્રહ્મ સંબંધની બીજી કંઠી પહેરે આ જે પ્રક્રિયા અત્યારે છે એવી પૂરેપૂરી પ્રક્રિયા નું વર્ણન આપણને વાર્તા સાહિત્યમાં જોવા નથી મળતું એ દ્રષ્ટિથી તમે થોડું ફરીથી અમુક પ્રસંગોને જોશો તમને ખ્યાલ આવશે અત્યારે પણ આપણને જો એને ગમે તે વાર્તા ખોલીને જોઈ લઈએ જુઓ હેલો જયજય હવે જો ગોપાલદાસ બાંસવાડાની વાર્તા છે એમાં એનું વર્ણન એવું હતું કે એમના પિતાની દુકાન હતી કે એમના ગોપાલદાસના પિતાને ત્યાં બાલક હતા અને મરી જતા ત્યારે એને માનતા કરી કે જો મારો દીકરો જીવશે તો હું પ્રયાગમાં આનું મુંડન કરાવીશ હવે ગોપાલદાસનો જન્મ થયો પણ એમના પિતાથી એમની દુકાન છૂટતી નથી એટલે એમણે પોતાના અમુક નોકર ચાકરોને ગોપાલદાસની સાથે મોકલી આપ્યા કે વાંકવાડા ત્યાં ત્યાં લઈ જાઓ એમના એમના દર્શક કરાવજો પછી એનું મુંડન કરાવી દેજો ગોપાલદાસ ત્યાં ગયા અને પછી શ્રી મહાપ્રભુજી ના દર્શન એમને થયા तो जुओ तब से आचार्य जी त्रिवेणी में से एक अंजलि जल भरी की गोपाल दास के ऊपर डाली दिए तो गोपाल दास को अपने स्वरूप को ज्ञान भयो और श्री आचार्य जी के स्वरूप को ज्ञान भयो तब गोपाल दास जल ही में माथो नवाए दो हाथ जोड़ी के श्री आचार्य जी से विनती किए मैं बड़ो पापी हूँ बहुत जन्म संसार में भटके और मुंह पर कृपा करिए तब से आचार्य जी दैनिकता देखी गोपाल दास को जल में ही नाम निवेदन कराए मार्ग को सिद्धांत हृदय में स्थापन કરી દી સમજ આવ્યું ને તો આ ત્રિવેણી સંગમમાં જ એમનો દીક્ષા થઈ ગઈ આમાં ઉપવાસ પણ નથી તુલસી પણ નથી ઠાકોરજી પણ સન્મુખ નથી તો આવા ઘણા બધા પ્રસંગો છે તો આપણે વાર્તા સાહિત્ય વાંચીએ તો આપણા મનમાં ક્યારેક એવું થઈ જાય કે આ જે પ્રક્રિયા અત્યારે કરવામાં આવે છે એવું તો પ્રાચીન સમયમાં હતું નહીં તો અત્યારે જે કરવામાં આવે છે એ શું જરૂરી છે અને જો એ જરૂરી છે તો એનું શું મહત્વ છે ઉપવાસ શા માટે તુલસી શા માટે ઠાકોરજીના સન્મુખ જ શા માટે આ વસ્તુ આપણને સમજવી જોઈએ વિચારવી પણ જોઈએ તો હવે તમે બતાવો કે ઉપવાસ શા માટે જરૂરી છે તુલસી પત્ર હાથમાં લેવું શા માટે જરૂરી છે ઠાકોરજીના સન્મુખ જ આ દીક્ષા શા માટે થવી જોઈએ તે થાય છે આ ત્રણ પ્રશ્ન છે તેને ચાલો જોજો મને એવું લાગે છે કે પહેલાના જે વૈષ્ણવ હતા એ લોકો બધા એટલે એટલા સિન્સિયર હતા કે શ્રી આચાર્યજીને ખબર હતી કે આ લોકો મરવી જીવ છે ને એકદમ સારી રીતે કરી શકશે ની સેવા એટલે એ લોકોને ઉપવાસ અને તુલસી પત્ર અને એ જરૂરી નથી અને આપણે પણ છે કે ખોખો કોર્સમાં નથી આચાર્યજી અમને તુલસી પત્ર ને બધું હાથમાં પણ લેવડાવે છે એટલે ત્યારે શ્રી આચાર્યજીને એમની યોગ્યતા નહીં એવી દેખાય હોય એટલે એવું કરાયું હશે એટલે આપણે આપણે છીએ એટલે આપણે તો જરૂરી જ છે તુલસી પત્ર ને ઉપવાસ કરવો કે ઠાકોરજીમાં આપણે સોચીએ અને પછી લઈએ મારો પ્રશ્ન એ નતો મારો પ્રશ્ન એ છે કે શા માટે સ્નાન જરૂરી છે શા માટે ઉપવાસ જરૂરી છે શા માટે તુલસી પત્ર હાથમાં લેવું જોઈએ ઠાકોરજીના સન્મુખ જ બ્રહ્મ સંબંધ કે દીક્ષા શા માટે મારો એ પ્રશ્ન છે એટલે જે જે મને એવું લાગે છે કે જયારે આપણે બ્રહ્મ સંબંધ હોય તો એ પેલા આપણો આપણે બધું બહારનું જે અધરામૃત ન હોય એટલે એનું આપણે ખાનપાન કર્યું હોય આપણો દેહ શુદ્ધ ન હોય એટલે તેના માટે ઉપવાસ ઉપવાસ કરવો કરવો પડે અને ઠાકોરજી સન્મુખ એટલા આપણે દીક્ષા લઈએ છીએ કે આપણે ઠાકોરજીને બધું આપણો આત્મનિવેદન કરી દઈએ છીએ એટલે હા બોલ આગળ એટલે આપણું જે બધું સર્વસ્વ છે એટલે ઠાકોરજીને બધું આપણે સમર્પણ કરી દઈએ છીએ એટલે ઠાકોરજી સન્મુખ આપણે દેવાની હોય છે અને એવું હોય તો આપણે ઠાકોરજી ના સામે એટલે કહેતા હોઈએ કે કદાચ અગર આપણે આપણાથી કોઈ ભૂલ થવાની હોય તો આપણે અગર ઠાકોરજીના સન્મુખ આપણે ઠાકોરજીના સામે આપણે જે ઠાકોરજીને વચન આપ્યું હોય તો તે સમય આપણે યાદ આવે કે મેં ઠાકોરજીના સન્મુખ કહ્યું હતું તો હું એટલે આ ભૂલ ના કરી શકું આવી કદાચ એના માટે ના સન્મુખ થઈને અચ્છા અચ્છા બોલો કોઈ જે જે મને એવું લાગે છે કે આપણે સ્નાન એટલા માટે કરીએ કે આપણી દેહની શુદ્ધિ થાય પછી આપણે ઉપવાસ એટલા માટે કરીએ કે આપણે આપણે અંતર જે આપણે અંતરિક જે હોય બધું એટલે પાંચ એટલે અગિયાર પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને એક મન એ બધું શુદ્ધ થાય પછી આપણે તુલસીજી એટલા માટે એટલે લઈએ કારણ કે એ તુલસીજી એટલે મહાપ્રભુજીના એબસન્સ એટલે મહાપ્રભુજી અત્યારે નથી બિરાજી રહ્યા એટલે તુલસીજી આપણે લઈ રહ્યા છે અને એટલે અને શ્રી ઠાકોરજીની સામે એટલે લાલાને કીધું એવું જ કે એટલે કારણ કે આપણે જ્યારે પછી આપણે કંઈ જૂઠું કંઈ કરતા હોય કે બહારનું કંઈ આપણે એનું વિરોધ કંઈ કરતા હોય તો પછી આપણને યાદ આવે કે આપણે શ્રી ઠાકોરજી સામે આવું કરેલું તો આપણે આવું ન કરવું જોઈએ એટલે આપણે શ્રી ઠાકોરજી સામે કરવું જોઈએ સારી વાત છે ઓર કોઈ હેલો જે જે હા જે જે આપણે તુલસીજી જેવું તીર્થ કીધું એટલે જ આપણે તુલસીજી એટલે જ ધારણ કરીએ એટલે કેમ કે ઠાકોરજીનું બીજું રૂપ છે ને ઠાકોરજીને તુલસીજી થી બહુ પ્રેમ હતો અને આપણે ઉપવાસ કરીએ એટલે આપણે આપણા મન આપણા અને ઇન્દ્રિયો પર આપણે કંટ્રોલ કરી શકીએ એટલે આપણે ઉપવાસ કરીએ એટલે આપણે કોઈ વસ્તુથી વધારે મોહ નહીં થઈ જાય સારી વાત હવે જો ધ્યાનથી સમજી લો કે સ્નાન અને ઉપવાસ તો શુદ્ધિ માટે છે આંતરબાહ્ય શુદ્ધિ માટે એ તો આ દીક્ષાની વાત આપણે છોડી દઈએ પણ કોઈ પણ વિષય હોય કોઈ પણ કાર્ય હોય એમાં યોગ્ય પ્રકારની શુદ્ધિની જરૂર પડતી જ હોય છે તો સ્નાન ઉપવાસ શુદ્ધિના રૂપમાં થઈ ગયા ઠાકુરજીની સન્મુખ આ દીક્ષા થાય છે એનું મુખ્ય કારણ એ છે કે બ્રહ્મ સંબંધ કે આત્મનિવેદનને આપણે ત્યાં આપણો પ્રભુ સાથેનો એક વિવાહ કહેવામાં આવે છે એક લગ્ન સંબંધ છે જ્યાં સુધી જેના સાથે સંબંધ થવાનો છે એ આપણા સામે ન હોય તો સંબંધ કેમ થાય જેમ લગ્નની વિધિ હોય એમાં હસ્તમિલાપ થાય ને હસ્તમિલાપ એક હાથથી તો ન થાય સામેવાળાનો હાથ જોઈએ ને બીજાનો એમ પ્રભુ સાથેનો સંબંધ જો આપણે થઈ રહ્યો છે પ્રભુ તો જોઈએ જ પ્રભુની એબસન્સમાં કેમ થઈ શકે હવે જો પ્રભુ પ્રત્યક્ષ આપણા સન્મુખ હોય તો ઘણી સારી વાત છે મહાપ્રભુજી ના પ્રસંગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે તે વખતે એ રીતે પ્રભુની સન્નિધિ નથી પ્રભુ સન્મુખ નથી પરંતુ ભાવનાત્મક રીતે પ્રભુને ત્યાં એમની હાજરી માનેલી છે એમ આપણે સમજવું જોઈએ અથવા જે મહાપ્રભુજીમાં એ સામર્થ્ય છે કે એવું પ્રત્યક્ષ ઠાકોરજીનું ત્યાં સન્નિધિ ન હોય તેમ છતાં પણ પોતાના બલથી સામર્થ્યથી જીવાત્માને પ્રભુ સાથે જોડી દે કે પ્રભુ એને અંગીકૃત કરી લે તો એ મહાપ્રભુજીના સામર્થ્યની વાત છે એટલે એ સામર્થ્યનો વિચાર કરીને અત્યારે આપણા વ્યવહારમાં કોઈ આપણે ફેરફાર ન કરી શકીએ તો પ્રભુને ની હાજરી જરૂરી છે બાકી તુલસીજીના સંબંધમાં જે તમે શરણે કહ્યું એ બહુ સારી વાત થઈ કે તુલસીજી પ્રભુને અત્યંત પ્રિય છે તુલસીજીને એમનું પુરાણોમાં જે ચરિત્ર આવે છે એમાં ઠાકોરજીએ વિષ્ણુ સ્વરૂપથી તુલસીજીનો અંગીકાર બળજબરીથી કર્યો હતો તો એ વખતથી <clears throat> તુલસીજીને એ વરદાન પણ મળેલું છે કે વિષ્ણુ કે વિષ્ણુના અવતારનું ની પૂજા તુલસીજી વિના પ્રભુ નહીં સ્વીકારે તો આત્મનિવેદન છે તો સૌથી પહેલી આપણો ઇન્ટ્રોડક્શન છે ભગવાનની સાથે તે વખતે જેઓ તુલસીજી લઈને જીવાત્મા પ્રભુના સન્મુખ જાય તો એ પ્રભુને વિશેષ પ્રિય બની શકે એટલે પ્રભુ સંબંધી કે સમર્પણના પ્રતિકરૂપ જે તુલસીજી છે એમને આપણે દીક્ષા વખતે પણ હાથમાં રાખીએ છીએ અને તે પછી પણ જ્યાં સુધી જીવે છે વૈષ્ણવ ત્યાં સુધી એ ત્યારે પણ તુલસીજીને પોતાનાથી અલગ નથી કરતો કંઠી સદાએ ધારણ કરી રાખે છે તો આ કારણે ઉપવાસ સ્નાન દીક્ષા વખતે તુલસી પત્ર હાથમાં લેવું અને પ્રભુના સન્મુખ આ દીક્ષા થવી ચાર વાત છે એ આ કારણે આપણે આજે પ્રક્રિયાની સ્થાપિત થયેલી છે અને એને આપણે અનુસરવું જોઈએ મને લાગે છે આજે આટલું પર્યાપ્ત છે સમય થયો આપણો હજી આ વિષયમાં થોડી ઓર ચર્ચા આપણે કરીશું પરમ દિવસે